વિચાર જેટલા કરવા એટલે કરે તે આપણે જાણ ના કોણ વિચાર હા ખરાબ કરે તો આખી રાત વિચાર કરે એને જાણ્યું નો રિસ્પોન્સ કરતા ભાવ નથી અને બીજો બીજો ઉપયોગ લઈને ફેરી નાખ્યું તો બાકી કરતા લાવ્યા બાકી ના ગમવાથી બીજો ઉપયોગ લઈને ફેરી નાખ્યું બાકી બીજું જોવા ગયા આના આખી રાત કોણ આવે ભરેલો માલ છે તે આવે બીજો કોઈ આવે એ કોઈ મંસાનો વિચાર આવે એ કોણ મંસાનો વિચાર આવ્યો બધો ભરેલો નથી ભરેલો નથી મુસલમાન કોઈ શબ્દ મંસાહ બીજો વિચાર ના આવે કરતા આવવાની જવાબદારી ક્યારે મટી જશે કે આ ટ્રોફી બહુ તારે ચૌદ વર્ષે તો ખલાસ જ થઈ જાય કેટલાક બહુ ઊંચા પુરુષ હોય તો પાંચ સાત વર્ષે ખલાસ થઈ જાય અને બીજા ડાઉન પુરુષ હોય એ વીસ વર્ષે ખલાસ થાય પણ ખલાસ થવા બેઠી છે ખલાસ થઈ જાય આવક બંધ થઈ ગયું છે જાવક ચાલુ છે આ નિર્વિચાર ભૂમિકા છે નિરીક્ષક ભૂમિકા છે કેવી નિરીક્ષક કોઈ પણ પ્રકારની જેની ઈચ્છા નથી આ ભૂમિકા સત્યવાળા એવી ભૂમિકા છે કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એવી ભૂમિકા છે જયંતિ બી હું આ પાડે બરાબર સાંભળું છું <laughs> ધ્યાન દઈને સાંભળું છું ચર્ચા ક્યાં રહી એમ ભાઈ કે બહુ મોટું વિજ્ઞાન છે પણ ફૂલ જાગ્યું નથી ઉતરતું નથી બીજો અંતરાય દાદા ભગવાન નો નામ નો આવે <laughs> દાદા અમે ના કહીએ તો બેન એમ કે છે કે કોઈ માણસ બહુ ક્રોધ કરે છોકરાઓને બહુ મારે પીટે અને પછી થોડાક વખત પછી કહે કે અરે રે મારાથી ક્રોધ થઈ ગયો આ તો થવાનો હતો તે થયો એમાં મારું કંઈ એમાં વાંક નથી એ તો થવાનું હતું તો થઈ ગયું એમ કરીને એ પેલું કરે પાછું ફરતી પાછો પીટા જ કરે તો એ બરોબર કહેવાય બેભાનપણે ક્રોધ કરે થઈ ગયો થઈ ગયો હા પણ એ પૈસું એમ કે ને કે થવાનું હતું તો થઈ ગયું ક્રોધ કરવાનું મકાન હગાઈ ગયું કે હરકું છે અને પછી મેં કહે છે થવાનું થઈ ગયું લોકો મારે આજુબાજુ બાજુ આવું ઘર હગાઈ પણ થવાનું તો થઈ ગયું ને દાદા એમ કે છે ના પણ ઘર હરકત નહીં લોકો મારે એવું ક્રોધ કરવા એટલે પોતાનું ઘર હરગાવવું એ નમ ક્રોધ કહેવાય પણ એ પણ ડિસ્ચાર્જ ભાવ છે ને દાદા જ્ઞાન લીધેલાની જ્ઞાન વાત કરે છે એ તો ગુસ્સો હોય ગુસ્સો હોય એમને અંદર આજ્ઞા ના પાંચ આજ્ઞા પાંચ આજ્ઞા બેન પૂછે છે કે દરેક મનુષ્યની પહેલી ફરજ એ આત્મકલ્યાણ કરવાની કે જગત કલ્યાણ કરવાની આત્મકલ્યાણ પણ આત્મકલ્યાણ કલ્યાણ નહીં વાત કરી લોક સેવા લોક સેવા આત્મકલ્યાણ વગર અને તે જગત સેવા કરતો હોય તેને પૂછ્યા દસ વર્ષ આપણે સેવા કરતો હોય ત્યારે ઘેર જઈને પૂછ્યાવું સાહેબ ક્યાં રહે તે સાહેબ બહાર ગયા ઓહો આ સાહેબ તો દેવ જેવા છે ગઈ ઘણા લોકોનું કલ્યાણ કર્યું બૈરી કે તમને ઘરની શું વાત ખબર પડે એટલે આપણે માર ચોકડી મેળ મેળ મળ્યું ઘર સિવાય બીજાનું કલ્યાણ વધારે કરવા જાય એમ ઘરમાં ના થઈ રહી કશું કરી શકતો નથી બરોબર ઘરમાં પોતાનું ઘર પછી પછી પોતાના પાડોશીઓ પછી સગાવાલા પછી આગળ બરોબર આ તો બહાર કીર્તિ માટે ભટક ભટક કર્યા અને ઘેર માથ હતા ગાળું પડશે <laughs> જવા જવા નામ હતા સમજાયું ને દાદા આ વાત તો જરા એ તો આપે સરખામણી આપી સ્વ કલ્યાણ અને પર કલ્યાણ કે લોક કલ્યાણની સરખામણી આપી આપે પણ આત્મકલ્યાણ અને લોક કલ્યાણ એ એ બે વચ્ચે ક્રમ કોનો પહેલો આત્મકલ્યાણ આત્મકલ્યાણ હોય તો બધું જ કલ્યાણ હોય પોતાનું કલ્યાણ કરી શકતો નથી બીજાનું શું કરી શકે આત્મકલ્યાણ એટલે પોતાનું કલ્યાણ આત્મા એટલે સેલ્ફ અને સેલ્ફનું કલ્યાણ પોતાનું કલ્યાણ જે પોતાનું કલ્યાણ કરી શકે તે ના આત્મ સ્વકલ્યાણ એ લૌકિક વ્યવહારિક વાત છે સ્વ કલ્યાણ એટલે બેન એમ કે છે કે આત્મકલ્યાણ આપણું પોતાનું જ કલ્યાણ કરવાની ભાવના કરીએ અથવા તો કરીએ તો એ કંઈ સ્વાર્થ જેવી વાત નથી સેલ્ફ સેલ્ફિશ સેલ્ફિશ કન્સિડરેશન ના કહેવાય સ્વાર્થ નું કહેવાય નહીં એ પહેલું કર્યું હોય નહીં તો બીજાનું કરી શકે પોતાનું કલ્યાણ ને કર્યું હોય પોતે આખો દડો જંપા મળે તો એ તો પેલી માન ખાવાની ટેવ નહીં એટલે આવો કે તેને ગમે એટલે કામ કરજો દાદા પણ જે આત્મકલ્યાણ જે કરતો જ હોય અગર તો આત્મકલ્યાણ કરવાની જેની ભાવના હોય એનાથી સહેજે લોક કલ્યાણ ન થઈ જાય એનાથી કલ્યાણ થઈ જાય એને પછી કરવા જવું પડે એના માટે જુદું ક્ષેત્ર એને પસંદ કરવું પડે એના વાતાવરણથી એ પાણીની ઠંડક આવ્યા છે ને એની વાણી થી એના વર્ષ એના વાતાવરણ આત્મા ઓળખાણ ન થઈ ગયું હોય ભાવના થઈ ગઈ હોય તો પણ થાય બંને ચીજ સાથે સાથે આત્મકલ્યાણ અને લોક કોઈએ કહે છે બેન કહે છે કે કોઈ પોતાનું આત્મકલ્યાણ એટલે આત્માને જાણ્યો ન હોય અને પોતાનું કલ્યાણ ન કર્યું હોય છતાંય ભાવ હોય કે મારે મારું કરવું છે અને બીજાનું પણ કરવું છે તો એ થઈ શકે ખરું પોતાને ઘરથી વાત કરે પોતાનું તારે કરવું જ જોઈએ આ તો બહાર બી કલ્યાણ કરવા નીકળ્યા ને સુરક્ષ સેવકો ત્યાં ઘેર ઠૂંઠા મારે છે ને એ બહાર આવો બધા તે મસ્તી વગેરે છે એવી એમને હેબિટેટેડ થઈ ગયા મસ્તીમાં જ કરે કલ્યાણ કરને અપમાન કરે તો એ અંદર ફરી કલ્યાણ કરવા જાય બરોબર અપમાન કરે તો અપમાન તો કરી જુઓ પછી ન જોવે સામોય ન જોવે કલ્યાણ કરવાની ક્યાં હાલત છે આ બધા જૂઠા બધા કીર્તિ ની વાત છે ને દાદા એમાં એમાં કીર્તિ ની વાત છે કીર્તિ કીર્તિ વાત કીર્તિ એ નહીં કીર્તિ તો હોય જ ક્યાં બોલાવે છે ત્યાં મીઠાશ મળે છે કોઈ બોલાવનાર મળતો નથી અને ઘેર ટૂંકું ટોણા મારે એટલે તપેલું હોય ને કોઈ વસ્તુ એને પાણી દે છતું થાય અહમ પોસાય ને અહમ પોસાય ને કોઈ પણ પુસ્તક શાસ્ત્ર નું પણ કોઈ પણ પુસ્તક હોય આત્મા તો જ્ઞાનીથી જ મળે એ પુસ્તકો થી નહીં મળે જ્ઞાન જ્ઞાની છે પુસ્તક માં જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન નથી બીજું બધું જાણ્યું તેને શ્રીમદ રાજચંદ્ર આમળો કર્યો માત્ર મનનો આમળો છે માત્ર મનનો આમળો હા ગળીમાં આમ ફર્યું આમ ફર્યું આમળો પછી એને મેળ આમ ફરે પાછું આત્મકલ્યાણ માટે માનસિક શાંતિ સ્થિરતા અને સંતોષ હોવો જરૂરી આત્મકલ્યાણ માટે માનસિક શાંતિ સ્થિરતા હોવી જરૂરી ખરી અને સંતોષ આત્મકલ્યાણ માટે કઈ કઈથી લાવશો શાંતિ ત્રણે રિલેટિવ છે ને આપણે વાત ક્યાંથી લાવશે તમે એમ કહેવા માંગો છો કે ભૂમિકા માટે આ જોઈએ મારે જ્યાં આત્મકલ્યાણ થતું હોય ત્યાં પૂછી જવાનું કે કઈ કોલેજમાં થાય છે એ કોલેજમાં એડમિટ થઈ જવું દાદા એમનું કહેવાનું એમ છે કે આત્મકલ્યાણ મેળવવા માટે આ જે શાંતિ સ્થિરતા સંતોષ એની ભૂમિકાની જરૂરિયાત ખરી એ ભૂમિકાની જરૂરિયાત ખરી એ ભૂમિકા હોય તો જ આત્મકલ્યાણ થઈ શકે એવું એમનું કહેવાનું છે બહુ બહુ શાંતિ હોય તો આત્મકલ્યાણ જલ્દી ના થાય બહુ શાંતિ હોય ને આત્મકલ્યાણ જલ્દી થાય નહીં અશાંતિ હોય તો જલ્દી થાય અશાંતિ હોય વાત પોતે શાંતિવાદ ઊંઘતો હોય ને હા શાંતિ વાળો આત્મકલ્યાણ માટે આવ્યો હોય તો આત્મકલ્યાણ તો થાય દાદા પણ દાદાનું જ્ઞાન એને પહોંચે નહીં પહોંચે ઊંઘતો હશે જ ઊંઘતો મારે કશી જરૂર નથી ખાસ પણ આવ્યો છે દાદા કહેવાય પોતાના પોતાના મનથી દાદા આવ્યો હોય મારે આત્મકલ્યાણ કરવું છે પણ તે એવું શાંતિ હોય તો મારે માટે શું કરીશ માણસ કાઢવો ક્યાંથી એવો અહીંયા છે જ ક્યાં દુનિયામાં જે કોઈ શ્રીમદ રાજચંદ્ર લખ્યું કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વિરાગ હોય મુમુક્ષ ઘટ વિશે જે સદાય સદાય સદાય હોય નહીં કોઈ આ કાળમાં ન હોય આ કાળમાં ન હોય પહેલાના કાળમાં કશું હતું દાદા સતયુગમાં એવું ન હોય સતયુગમાં તો એવું હશે ને સતયુગમાં હું કાળ છું સતયુગ એટલે શું બધું સારું કરતા સારું સાનુકૂળતા એટલે શેઠને અને એનો નોકર જે છે નોકર બંને ઘેર કેવી રીતે આવે તે ખબર ના હોય કઈથી ઘી આવે છે કઈથી તેલ આવે છે કઈથી ચોખા આવે છે કઈથી ખાંડ આવે છે કઈ ખબર ના હોય અને આ તો ચેરને હું ખબર આવે કે ખાંડનો કંટ્રોલ આવ્યો આ જો ખબર ના હોય તો આ મગજ આવેલું રહેવાનું બરાબર મગજ આઈડલ રહે એટલે સત્યમાં શું થતા આઈડલ મગજ ખોટું ના છે સત્યમાં ચાર પ્રકારના લોકો આવા ના વાત આવા વાત વધુ ટકા સારા ઓછા ટકા બુરા શું અત્યારે વધુ ટકા બુરા ઓછા ટકા સારા સમજે ને છે તે આજે કેવું છે કે તારો ખોટો બંને હોય તો મન વચન કયા જુદી હા એનો મેળ નહીં મનમાં જેવું હોય એવું વાણી બોલે નહીં વાણીમાં હોય એવું વર્તનમાં હોય નહીં અને તે બધું એકતા બરોબર ચોરી ચોરી કરવાનું કહી દે તમને હું તારા ઘરે ચોર કરવા આવવાનો છું આવવાનો છું આ વર્ષમાં તમે ગમે તારે ચોરી કરી તો તારે બાળીને ઉપાડી જવાનો છું આવું કહી દે હા ચોખ્ખું કહી દે અને આ તો આપણે કહી શકત ના તો મારી બહેન છે કે <laughs> મોટો બહેન વાળો આવ્યો <laughs> બહેન કે હિન્દુસ્તાનને બહુ અગવ્યું છે લોકોએ અને પછી બગાડી જાય ઝેર શબ્દનો દુરુપયોગ ભયંકર કરે મારી ધર્મની બોલ બીજી બોલો નથી બોલતી ધર્મની બોલ લાવ્યો સમજી જો રંગોળ માણસો ભેગા થયેલા કઈ બોલે જયંતિલાલ સત્ય હકીકત કઈ કેવી જરૂરી ખરી આવું બધું બોલે પછી એવો જે માણસ હોય એને આપણે મોઢે કહીએ કે તું તો હાવ જૂઠો છું કે આવો છું તેવો છું એમ બોલાય આપણે બોલાય ખરું જો એ ભરતો હોય તો બોલાય મારે અને એ તો પછી આપડે બધા મારી દેવા વાળી લેવા આ નંગોળ માણસ એને ચાન્સ મળે એવું નહીં કરવું નાગા માણસ શું થાય આપણને કઈ બોલી જાય પડતી અને ભરત તો આપણી વાંકથી ફટાકા મારતી આપણી વાંકથી ફટાકા મારનું તો બોલવું બેન કહે છે કે જ્ઞાન લીધું હોય આજ્ઞા આજ્ઞામાં રહેવાનુંની પણ ભાવના છે આજ્ઞામાં રહેવું છે આજ્ઞામાં પણ રહેવું છે પણ આજ્ઞામાં રહી શકાતું નથી આજ્ઞામાં રહેવાની ભાવનાય ઘણી છે રહી શકાતું નથી અમુક તો રહેવાય તો એના માટે શું કરવું અમુક તો રહેવાય પાંચમાંથી અમુકમાં તો રહેવાય ને એમ કે છે અમુક રહેવાય તેમાં રહેવું ભલે એટલું અને ના રહેવાય તેનું પ્રતિક્રમણ કરવું દાદા મારે પડાતી નથી પણ પાડી જ કહીએ શું કહ્યું ના રહેવાય તેનું પ્રતિક્રમણ કરવું દાદા માણસ રહેવાતી નથી પણ પાડી જ નહીં આમાં સમજો હિંમતભાઈ ઝવેરી આત્મકલ્યાણ અથવા મોક્ષમાં સામાન્ય માણસને રસ એટલા માટે ન હોય જેને પુનર્જન્મ યા પુનર્જન્મ સમજ હોતી નથી એવું લખો ને ત્યારે તો આ જીવનમાં આ જગતમાં મુક્તિ જોઈએ છે સાચી શાંતિ જોઈએ છે એ માટે એને માર્ગદર્શન જોઈ તમે જીવ માત્ર સાચી શાંતિ જ ખોળે છે શું ખોળે સાચી શાંતિ તમામ જીવો દુઃખને જ ખોળે છે શાને ખોળે છે દુઃખ કોઈને કોઈ જીવને પ્રિય ના હોય એ ઝાડ હોય કે કેન્દ્રીયજીવ હોય કે નાના જંતુ હોય દુઃખ ક્રિયા હોય ખરું દેશે છે કે નહીં દેશે છે ના કોઈ જીવને ના હોય શું કહ્યું એટલે જીવ માત્ર શું ખોળે છે સુખ ખોળે છે જેને શાંતિ કહો સુખ પણ સુખ ખોળે છે અને સુખ એ થોડીમાં થોડું સુખ મળે છે પણ અંતર દુખવાનું છે એ નથી ગમતું પોહાતું નથી મારે કાયમ નું જોઈએ કાયમ ની શાંતિ ને એ કાયમ ની શાંતિ એટલે કાયમ નું સુખ જેને સનાતન સુખ કહેવાનું છે મોક્ષ ની આપણે જરૂર નથી આપણે સનાતન સુખ ની જરૂર છે સનાતન સુખ સનાતન ગમે તે નામ આપો એને જ મોક્ષ કહેતા લોકો શું કહે એટલે આપણે સનાતન સુખની જરૂર એ તો કાયદેસર થઈ ને બહુ થઈ ગયું તો સનાતન સુખ જે સુખ આવે પછી દુઃખ ના આવે જે સુખ આવ્યા પછી એ સુખ જાય નહીં એ સુખ આવ્યા પછી એ સુખ જાય નહીં એ એનું નામ સનાતન એના માટે માર્ગદર્શન જોઈએ છે એના માટે માર્ગદર્શન જોઈએ તમે કોઈ એવા સુખ્યા દેખો તો આપણને ખાતરી થાય કે એવા સુખ્યા છે તો એમને કેવું સાહેબ કંઈક રસ્તો કઈ કૃપા કરાવડાવો ભગવાન પાસે થઈ જાય સુખ્યા દેખાય આપણે ખાતરી થાય કે આ સુખ્યા લાગે છે સુખ્યા દેખાતા હોય શાંતિ વાળા હોય તેવું બરોબર ને ગારો ભળો તો એની શાંતિ ના જાય પણ ગજુ કાપીને શાંતિ જશે જતી રે જે સુખિયા હોય કાયમના સુખિયા હોય એનું ગજુ કાપે તો શાંતિ જતી રહે ના એટલે દેખાય સુખિયા આપણને બહાર સુખ્યા દેખાય સુખ્યા ગાળો બળો થયેલું સુખ ના જાય એવા દેખાય ફરી બીજો પ્રયોગ શું જોવાનો ભાઈ ગજુ કાપેલા છે શું થાય જતું રહેશે શું બરાબર સુખ જતું રહેવાનું બ્લેક હોલ હોય ત્યાં આગળ અને જ્યાં સુખ જતું રહેવાનું બ્લેક હોલ નથી ત્યાં આગળ સુખ્યા છે ત્યાં સનાતન સુખ છે ત્યાં સનાતન એ પરમ સુખ્યાને કેવું બે કૃપા ઉતારો તમારે કવિ છે લાવ કરી નાખ્યા તો ત્રીસમી તારીખે લાખ અવતારમાં ફળ ના મળે આ શનિવારે ત્રીસમી તારીખે નથી આપણે પચીસ છવ્વીસો કારણ કે મન વચન કા એકતા જૂઠું બોલે પકડી જાય નહીં એટલા માટે પણ બીજું ખોરી કાઢે હા જૂઠું બોલે એ શોધી કાઢે ને જૂઠું ના બુદ્ધિ નો અહીંયા આ કાળમાં બુદ્ધિ નો વિકાસ બહુ કહેવાય થયો ગણાય ના આવો વિકાસ કોઈ કાળ ના એ જ કહો એવું લાગે જ તારે કઈ બુદ્ધિ દાદા કઈ બુદ્ધિ એ ભલે વિપરીત પણ અજવાળું છે ને બુદ્ધિ ખરી વિપરીત પણ બુદ્ધિ પણ અજવાળું ઇનડાયરેક્ટ પ્રકાશ એને અમે અજવાળા અમારી પાસે આવે એટલે ચોખ્ખી થઈ જાય આ બહેનોને કેળવ્યા વગર લોટા લોટ આપો કે બાગડી બનાવું કે અને કેળવેલું હોય ત્યારે વેલું બનાવે <laughs> એ તો ભાખરા બને <laughs> એ બુદ્ધિ છે આપણી લોકો સમજતા કે આત્મા જુદી વસ્તુ છે વાત આમ છે સિદ્ધાર્થ તો ગૌતમ સ્વામી જેવા નથી સમજતા ગૌતમ સ્વામીએ કહ્યું ભગવાન ભગવાનને ના જીવ છે ખરો કે શું જીવ જેવી વસ્તુ છે કે આ પાંચ તત્વ નું ખોલ્યું છે પાંચ તત્વ છે વસ્તુ બોલો એ જ ગૌતમ સ્વામી બ્રાહ્મણોનો પોતાની જાતને સર્વજ્ઞ માને જી પંડિત એમના અગિયારે ગણધરો હતા ને બધા પૂછતા હતા ને ત્યારે હું હગળો તમને એમ લાગે આ છોકરા પૂછે છોકરા એવું ના પૂછે ભગવાન તો બહુ સુંદર ખુલાસા કર્યા છે પણ પૂછનારા આવો છોકરા ન બુદ્ધિ કરી કોઈ કાળમાં આવી બુદ્ધિ કરી આ પચીસો વર્ષમાં જે જે અગ્નિ પ્રગટી ને તેમાંની બુદ્ધિ કેળવી ખરેખરી કરે આ પચીસો વર્ષમાં પણ દાદા આજે આગમો રચાયા આગમ આગમ આગમ જે રચાયા છે એમાં જે પ્રશ્નો પૂછાયા અને વિતરાગોએ જવાબ આપ્યા તો એ જે પ્રશ્ન પૂછાયા હશે એ બહુ ઊંચી પ્રકારના પૂછાયા હશે ત્યારે આવા આગમો નીકળ્યા હશે ને એટલા બહુ ઊંચી ઊંચી કક્ષાના પ્રશ્નો પૂછાયા હશે તો આગમો એટલા બધા સહેજે વાણી નીકળે છે તીર્થંકરની સહેજે વાણી દેશના એ પ્રશ્નોત્તરી નથી પ્રશ્નોત્તર વાંચવા ખબર પડે કે ગૌતમ સ્વામી બધા શું બીજા કેવું પૂછતા અને એમનું જે ત્રિકાગુણ જ્ઞાન છે એ આજ એનું કોઈ સોલ્યુશન આપી શકે જ્ઞાનને ક્યાં સોલ્યુશન આવ્યો દાદા જ્ઞાનને ક્યાં સોલ્યુશનનો પ્રશ્ન આવ્યો જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન ને સોલ્યુશન નો પ્રશ્ન ક્યાં આવ્યો એ સમજી શકે એવું નથી અને હિન્દુસ્તાન છોકરા અંગ્રેજો ભણાયા બે હજાર વર્ષ ઉપર આ દિવસ હિન્દુસ્તાન માં આવ્યા છોકરા ભણ્યો ઇતિહાસ એવો ઇતિહાસ અમે ભણ્યા છીએ બે હજાર વર્ષ ઉપર આર્યો હિન્દુસ્તાનમાં આવ્યા આવું ભણ્યા અને આપણે ભણ્યા મને તોથી માફું લાગતું હું આવા મારા દેશમાં આવા આવા બધા થયા તમે આવું બોલો આપણા અધિકારમાં લેવી જેલમાં કરી બધા <laughs> સાચી વાત દાદા લાખો વર્ષની સંસ્કૃતિની વાત અને એમાં બે હજાર વર્ષનું કે તમે જરા એક અક્ષત ના મજવાની સ્મૃતિ નથી ધરાવતા પુરાવાનું કે છે આ અને અમારી ગીતા તો સમજી શકતા નથી અને કહે બે હજાર ઉપર આવી રહ્યા પ્રથમ કરતા બહુ જુદા માણસ ફેરી રાખે પણ એ વખતે બધા આપણે બધા અબુધ હતા ને અંગ્રેજો આવ્યા ત્યારે બધા આપણે અબુધ હતા અને એ લોકો આપણા પર રાજ કરી ગયા પછી અબુધ નતા બધા બુદ્ધિશાળી હતા પણ તેમાં હતા અવકોના શ્વાસમાં જ રચ્યા પચ્યા રહેતા હતા શ્વાસમાં રહેતા ક્રોધ માન માયા લોભમાં જ્યારે રાગ રોજ કરે આપણે શું લેવા દે બરોબર હિન્દુસ્તાન પહેલેથી બોડી બમણીનું ખેતર જેવું છે ના એ તો છે થઈ જાય જોરદાર એવું થયું છે ને આવે તો અમારે સેવા છોડી દેવી એવો પ્રશ્ન પૂછો સેવા કરવામાં અહંકાર આવે તો અમારે સેવા છોડી દેવી એવો પ્રશ્ન પૂછ્યો વિનોબા કે કે તમને અહંકાર આવે તો તમે ખાતા નથી કે અહંકાર આવે તે દાડે તમે ખાતા નથી કે હા બરોબર છે કરી તો કે ખાઓ છો તો એમ સેવા બી કરો કે એકદમ અહંકાર નીકળી જશે કરી એટલે કે અહંકાર હોય તો તમે ખાવશો તો ખરા જ ને તો તમે સેવા કરો કોઈ વખત અહંકાર નીકળી જશે એમ મીનુભાઈ જવાબ એવું છે ને કે ખાય છે અહંકાર સેવા કરે અહંકાર બધું અહંકાર કરે છે સેવા કરે એ પણ લૌકિકમાં ખબર નથી એટલે અહંકાર નો આવો શબ્દનો ઉપયોગ કરે છે ખાય છે પીએ છે બધું જ કરે છે અહંકાર કરે છે બધી જ ચીજ કરે છે ત્યાગ કરે છે તપ કરે છે જપ કરે છે જ્ઞાન કરે છે બધું અહંકાર કરે છે સમજો ને સેવા કરનાર મનમાં મેં કેવી સેવા કરી એવો ભાવ ઉત્પન્ન થાય એમના માન કહેવાય શું કહ્યું એ નુકસાન અહંકાર ના હોય તો સેવા શી કરે આ તો પ્રકૃતિ જ નચાવે છે અને તું એ નાચું છું તે નચાવે છે બીજું કોઈ તું નાચું છું એમ કહું છું એ અહંકાર છે એવા કરાવે છે બીજું ગોખું એ તો હોય જે માનુષ માત્ર નું હોય એ કઈ જ્ઞાન વાળું ના હોય જ્ઞાન પછી ન હોય પેલા તો હોય અહંકાર વગર કોઈ કામ થઈ શકે જ નહીં નરસિંહ મહેતા એક પદ લખ્યું છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા બસ બીજું અજ્ઞાનતા દુનિયામાં કોઈ ચીજ નથી એ સિવાય અને તે મેં તમને કાઢી નાખી અને કોણ કરનાર છે બતાવી દીધા હું કરું છું કાઢી નાખીને કોણ કરનાર છે બતાવી તે તમારા અનુભવમાં આવી દાદા કે છે એમ જ ચાલુ કરે છે આપણે નથી કરતા તો તિલક કરે છે અને વ્યવહાર આખું જગત રહેવાની પાસે પડી છે અનાદિકાળથી અને તમે વ્યવહારથી મુક્ત કર્યા વ્યવહાર નિકાલ કરવાની બાબત વ્યવહાર નિકાલી બાબત છે હા તે આપણે કહી છે આખું જગત વ્યવહાર ને રૂપાળો કર કરવા માથાકૂટ કર્યા અજવાર અજવાર કર્યા જ કરેલો છે મૂળ કામ કરી જાય છે શું કરે આ ગુણ સુધારે પછી આ ગુણ સુધારવાનો છે પછી આ મારા આ ગુણ સુધારવાનો છે ખબર ને તો એ ભગવાન પૂછે ભગવાનને પૂછે સાહેબ મેં કેટલા બધા ગુણ સુધાર્યા એમ તારા બાપનું શું કે તું આ શરમ નથી આવી ગુણ સુધારવા બેઠો તો <laughs> પ્રકૃતિના ગુણ છે અને એ ગુણો છે ગમે એટલા ગુણો હોય તો તને પાસે શું કરીશ બધી ના દારી વાતનામાં શું કે અક્રમ જ્ઞાની સમજાય સમજી લેશો ને માણસ એટલે ક્રમિકમાં માર બાર કરી કરીને મરી જઈશ કંઈક બધા દારૂ આવે કશી હતા કાલે પ્રશ્ન કોઈ પૂછ્યો હતો ને સારો પ્રશ્ન પૂછ્યો હતો સુમનભાઈ સુમનભાઈ હા શું મને કે ત્યાં ધ્યાન કરે છે તે એ ઉદયકર્મ છે કે પોતે કરે છે સરસ પ્રશ્ન પૂછ્યો આટલું જ જાણાય છે આ ધ્યાન કરે છે ઉદયકર્મ છે ધ્યાન કરે છે અને કરનારો તે એના ઉદયકંથી કરાવડાવે જે કરાવનાર હશે તે એના ઉદયકંથી કરાવે અને કરનાર એની ઉદય કર્મ કરે છે અને બેને વેપાર મળ્યો ને અમે આ ધર્મ કરવા માંડ્યો એટલે માણસ સ્વરો ધર્મ કરવાનો છે આ તો ઉદય કરીને ખપાવો છો એમાં તમને શોનો ધર્મ આવ્યો છે શું મંજુબેન પ્રશ્ન આવશે તમને તમારી બોલો આ બધા ટોળા બહાર કરી રહ્યા છે બધા ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે કે નહીં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે ને ધ્યાન રહે જેના પ્રતિ એનું ધ્યાન રહે જેના પર પ્રીતિ વિશેષ તેનું ધ્યાન દે અને જેની પર દ્વેષ વિશેષ તેનું પણ ધ્યાન દે એક ધ્યાન એક ધ્યાન ધ્યાન કરાવનારા કેટલા બધા પડ્યા હિન્દુસ્તાન આ તમારે એમનું આ ખુલાસો ના કરાવશે ના કરે લોકોનો અનુભવ એ થઈ જશે દાદા પણ લોકોના વેપાર ઉપર શંકા પડી જશે ચાલુ વેપાર ઉપર પેઢીઓ તૂટી જાય ને અમેરિકામાં તો બહુ મોટો વેપાર છે ને દાદા બહુ મોટો વેપાર છે ના ના કઈ નહીં એ પણ ઉદય છે ને એ પણ ઉદય છે ને દાદા એક આપણું વચન આપણું એક વાક્ય એવું નીકળેલું કે જે આ ક્રમિક વાળાને પણ બહુ વિચાર કરતા કરી દીધા છે એ આવું જે કરે તેને વાત આ કરેલી કરે કે ચોગડું ઘી મળ્યું હતું ચોગડું ઘી મળ્યું હતું તે લોપડ ચોપડમાં ગયું અને રોટલી કોરી રહી ગઈ લોપડ ચોપડ લોપડ ચોપડ એવું કહ્યું એટલે એ લોકોને લાગે છે કે આ લોપડ ચોપડમાં રોટલી કોરી રહી ગઈ તરત નજર જાય આ થોડું ખાતે લોપડ ચોપડ જતું રહે છે અને પછી ભાઈ નહીં આવતું નથી રોટલીમાં રોટલીમાં Thank you. એમાં એની મૂડી શું હતી મૂડી શું હતી એની એની મૂડી શું હતી એનો ઉદયકર્મ પેલો ધ્યાન શીખવાડનારાનો ઉદયકર્મ છે પેલો ઉદયકર્મ બધા ઉદયકર્મ વાળા વેપાર કરે છે પણ એની મૂડી શું હતી કઈ નહીં આ બહાર જેટલી શાખાઓ છે ને એ બધી એ ના કરે તો પછી ઉધર થઈ જાય એના કરતા જે છે રમી રમવા જતા હા રમી રમવા જતા રહે ચાલો આ તો નખો બુદ્ધિ કરે હારો આમ ના ભાઈ સારું છે હું કરજે હું કરજે એ તને પડવા તો નહીં દે ચડવા નહીં દે પણ પડવા તો નહીં સમજાય વાત છે તો કે દાડો વાત નહીં ને આ ન હોય તો રમી રમવા ઘણા જાય છે એવું ન હોય તો રમી રમવા બધા ઘણા જાય છે આપણે કઈક આ ખોટું છે જતા જઈએ સારું ગ્રહણ દાદા આપણે હવે આ માતા ગુણ ગઈ એટલે બોલીએ નહીં આવું બહાર એ તો કાલે એમને પૂછ્યું તારે ઉશ્કેલું અને તે આપણા પૂરતું જ બોલીએ આપણે બહાર ના બોલાય ના બોલાય જોખમ છે એવું છે ને સારા રસ્તામાં જવાનો રસ્તો હોય અને જતા હોય ભલે સ્ટેશન ના આવવાનું હોય આપણે બીજે ક્યાં જવું છે સ્ટેશન પણ આપણે ગણીએ કે હા આપણે કંઈક ખોટો રસ્તો છે બીજા રસ્તે પકડશે બાપની સિંગિયા બેન લખતા અમને રાજવર્ગ બધા ભલે સ્ટેશન બજાર રસ્તે જતા ગજબ એટલે જોખમ છે ને ના બોલાય બોલાતું ખોટું નથી ને એ તો પાડી ના નાખે શું કરું આ કૃપાળ માર્ગ પાડી ના નાખે ચડવા ના દે પણ પાડી તો ના જ નાખે ઉપસમ ભાવ રાખે શું પણ ચડે તો નહીં અક્ષર એક પગથિયું ના ચડે એક પગથિયું ચડે એ તો એમને કહ્યું છે કે અમારી હાજરીમાં હતું ચડે તને કોણ ચડનાર આવે અમારી હાજરી તો ચડત માટે હાજરી વાળું તમે સમજી કે પડી ના જવાના માર્ગ બધા મહાવીર ગયા પછી પડી જવાનો માર્ગ પડી ના જવાય એવો માર્ગ શું કરું પ્રગટ જ્ઞાની ના મળે ત્યાં પ્રગટ જ્ઞાની ન મળે ત્યાં સુધી એ પડી ન જવાનો રસ્તો સારો જ ને હા ત્યાં સુધી પડી જવાનો માર્ગથી શું થાય પુણ્ય બંધાય અને આવતા બહુ ખાવા પીવાનું મળે પાછું ગાડું ચાલે કે પાછું એવું એવું કરતો હોય ધ્યાન કરાવનારા હોય ધ્યાન કરનારું હોય પછી જ્ઞાનીએ મળી જાય ને કોઈ વખત કોઈ વખત જ્ઞાની મળી જાય કરતા કરતા મળે હા મળી જાય પણ આપણે રમી રમવા ગયેલો ના પછી ના મળે માટે કોઈને હલાવ સારી જગ્યાએ આપણે ખબર ના પડે હું તો કોઈ પણ ધર્મ જતો ને હું કહું બહુ સારું કરું આપણે આટલું હાથે છે શું કહ્યું તમારી ડિફેક્ટિવ વાતો આવા તો હોય હાથે જ આટલું શું અને એને એન્કરેજ કરો સારું તરફ પડી મને લાગે કહેવાનું છે કોઈ પ્રગટ જ્ઞાની ની પ્રાપ્તિ થઈ જાય લાગે તમે થઈ છે આમ કરતા કરતા આરો આવે ગજમાં કપાઈ જાય બીજું કરે મારે એ નુકસાન નહીં રાતે પડી જવાનું ફળ કોઈ દયાળુ મરી આવે ભાઈ અમારા વારંડામાં સુઈ રોગે અને ગોદડા આપે દાદા અને એવા ઠેકાણેથી કોક મળી જાય જયંતિભાઈ જેવા હિંમતભાઈ જેવા કેનારા કે દાદા છે મળો એમ કેનારા મળે ને દાદા ત્યાંથી મળે છે દાદા હા મળી એ શુક્લ નો એક પાયો તો ગણાય જ ને શુક્લ ધ્યાનને કારણ ખરું એનું કારણ હા કારણ ખરું પણ તે બીજા કારણ ભેગા થાય તો તો બીજા ભેગા થાય ને આ ના હોય તો ના થાય નાની હોય તો થાય ધર્મ ધ્યાન ની જરૂર છોકરાઓ હેરાન કરતા હોય એ પણ એટલે કે વ્યવહારમાં મા ને છોકરાઓ હેરાન કરતા હોય એ બધું હોય પછી પ્રગટ નાની મળે તે બધું નીકળી જાય પછી વ્યવહારમાં મા બાપને છોકરાઓ હેરાન કરતા હોય કંઈ દુઃખ દેતા હોય તો પ્રગટ જ્ઞાની મળે તો પછી એ નીકળી જાય પછી એ બધું નીકળી ના જાય મારે થતા દુઃખ લાગે નહીં છોકરા મારે છતાં દુઃખ અસર કરે સદે નહીં લાય મરે એટલી ખરું વિશ્વાસ નાખતા હોય ને હા દ્રષ્ટિ રાખે પછી અસર ના આવે તમને બાય બાય મારી જોડે લાય ભર્યા કરે આ પંપાઈ જાય શાંતિ થઈ જાય દુઃખ તો અંદર થાય છે દુઃખ બહાર નથી પણ ફેર ઘણો પડે પેટમાં રાખેલા છોકરા આવા હોતા છે નવ મહિના પેટમાં આપ્યો આવા હોતા છે બેન પૂછે છે કે પ્રગટ જ્ઞાની એ પુરુષાર્થથી મળે કે કૃપાથી મળે મળે કૃપા કરવાનો આપણે પુરુષાર્થ કૃપા આપણે નહીં કરતા ડાક્ટર થવાય હા તો પછી ડાક્ટર થનારો માણસ જિજ્ઞાસ હોય ને કે કઈ સારામાં સારી કોલેજ ને કઈ બધું પૂછતો તપાસ કરતો હોય હા તપાસ કરતા કરતા કોલેજ મળી આવે મળી આવે એ રીતે પોતે જ્ઞાની તપાસ કરે કેવા સાચા જ્ઞાની ને કેવા આગળ સાચું દુઃખ એવું છે એમ કરતા કરતા કોઈ પણ મળી આવે જેમ પેલા કોલેજ મળે છે એવો તે આ કોલેજ છે ને બરોબર દાદા એમાં પ્રાણલાલ જેવા એડમિટ થયા એ ડાયાબિટીસ છે હા દાદા મોટી ડાયાબિટ છે મોટી ડાયાબિટ પણ દાદા એ પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ અહંકાર અહંકાર અહંકાર વાળો પુરસાદ ને શરૂઆતમાં તો અહંકાર વાળો પુરુષાર્થ એ પુરુષાર્થ હારો પુરુષાર્થ ને હા સારો પુરુષાર્થ અહંકાર ને હાર રસ્તે વાપરવાનો બરાબર ખોટા રસ્તે નહીં વાપરવાનો સતત એવો ભાવ હોય મને જ્ઞાની મળે એ ભાવ અને એ એ માટેની આપણી તક તાર ફરજનો કોઈ ફર્યો નથી કે બહુ હારતા ફરશે ગાહ એ સમજાય સમજે નહીં અને આડું આ થયું પણ જોયા મહાત્મામાં ફેરફાર તો થાય છે નથી વ્યવહારમાં ફેરફાર ફેરફાર જરૂર થાય કારણ કાંકી ખાલી થવા મળી એટલે અડધી ચોકી થઈ એવું આપણે ખબર પડે કે ઉપર અવાજ નતો આવતો હવે અવાજ આવે દાદા હું બીજી કોલેજમાં ગયો તો ત્યાં એવું કહેવાતું હતું કે કેટલાક મનના રોગવાળા ત્યાં આવે છે પછી ત્યાંના પ્રોફેસરે એમ કહ્યું કે ભાઈ મનના રોગ માટે તો આ દવાખાનાઓ હોસ્પિટલો એ બધામાં જાઓ ને દવાખાનામાં જાઓ કે હા એમણે એમ કીધું એ એમણે એમ કીધું પણ અહીંયા અમારે ત્યાં આવો તો ભવરોગ મટે કે ભવરોગ મટે કે અને ભવરોગના મટવામાં આડ પેદાશમાં કદાચ મનરોગ મટે પણ બાય પ્રોડક્ટ મન ભવ રોગ મટવામાં એટલે અહીંયા આ કન્ક્લુઝન કર્યું એમને શાંતિ રહે ને પણ શાંતિ એના કરતા ચલો પડી જાય એના કરતા સારું શું શાંતિ અહીંયા આવ્યા કેમ સંકલ્પ વિકલ્પ પછી ભાવ વિભાવ પછી જવાય પ્રકૃતિ પ્રકૃતિમાં જાય પછી કોવિડને કશું લેવા દેવા નહીં પૂરું સંપૂર્ણ થઈ ગયું પહેલી રિયલ ને રિલેટિવ જે ખરી ને એટલે રિયલમાં રહીને રિલેટિવને જે આખું જુદું જે પેલું દેખાવું જોઈએ આપણને સમજાઈ જાય છે દાદા બધું આ સમજાય છે ખરું પણ એ અનુભવ અનુભવાવું જોઈએ આપણને અનુભવ બીજું બધું પાંચ આજ્ઞા આ નિરંતર એક ક્ષણ કવિતા આ ભાઈ છે ભણે છે નિરંતર એક ક્ષણ આગળ પાંચ આજ્ઞા શું પણ પાડવાનું કેટલાક કેટલા કલાક આજ્ઞા પાડો નિરંતર બીજું કંઈ કરવાનું નહીં આગળ ડબલ જાય ચામાં કોણ ને ચા નાખી દૂધ ભૂલ ક્યાં થાય છે પકડાતું નથી બરાબર આજ્ઞા પાડે એટલે પછી ભૂલ થશે નહીં ભૂલ બીજા કશે બધું જાણવા જવાનું બીજી મળવું આખી ઉચારી એમને પાંચ આજ્ઞા પાડે એટલે ધીમે ધીમે રહે છે જતી બહુ હેરાન પોતે સમજી શકતો હતી બરાબર પણ જે રિયલ ને રિલેટિવ નું જે આખું તદ્દન આખે માં રહીને રિલેટિવ ને જે જોયા કરું એ નથી બનતું એવું તમે આપ્યું એવું એવું સ્ટોરી છે કદાચ પ્રેઝન્ટ થઈ ગયેલું એ વાતું નથી દસમી શું કરે બહુ થઈ એ કાયમ નહીં નથી